આપણા અંદર મૂક્યા અમે ગોળા પટેલો ગોળા માણસો ના ખ્યાલ ના આવે ભોળા નહીં આપણા ભોળા ખરા ને બોલી જાય એટલું શું કે એટલે જ્યારે પણ અસ્તિત્વ હોય આત્મા અને અસ્તિત્વ હોય નામ રૂપ હોય ત્યારે અહંકાર હોય અહંકાર વગર તો ચાલે નહીં તો મહાવિદય ક્ષેત્રની અંદર જે વસે છે એ બધા જીવા પૂરતો તો અહમ ખરો ને કે નહીં આથી ગુંડો આ લોકો કરતા ગુડા ગુડા તો પણ તો એટલું સારું છે તો લોકોની બધી ઉઠાઈ જાય છે એટલું સારું છે તો ઓર્ડર કે મારે મનમાં જેવું હોય એવું બોલે એવું વર્તન કરે અને આ લોકો મનમાં મનમાં જુદું બોલવાનું જુદું વર્તન બધું એવું તમને લાગે છે મનમાં જુદું બોલવાનું જુદું વર્તન બધું સ્વાયું એવું તો કે બરી ઉઠાઈ જવાનું છું હું એવું કરે અને આપણે તો એવું ઉઠાઈ જવાનું કે મને જો કોઈ કહેવાય ને પેલો એવું કહેતો મારી ડાયરી ઉઠાઈ જાય કહેતો હતો માં એનું એનો બોલે કોઈ હાથો પડતો નહીં એ મનમાં જુદું હોય છે એનું વાણીમાં જુદું હોય છે વર્તમાં જુદું હોય એનું હાથું પડે જ નહીં ને પેલા લોકો આપણે ડરવું પડે એ સાડે ચાલો એમાં જ સ્થિતિ હતી આપણી મનમાં જેવું હોય એવું વાણી પડતા એવું વર્તનમાં હા ત્રણે હજાર રૂપિયા પછી ક્ષેત્રમાં જે લોકો વાસે લોકોને પણ શરીર ને અહમ ને આ બધું છે વ્યાજ વ્યાજ વટા ધોરણ લાભ ખેતીવાડી બધું બધું આપણા જેવું ઇન્કમ ટેક્સ ઇન્કમ બધું આપણા <laughs> દાદા અહમ વગર તો પછી અસ્તિત્વ છે જ નહીં અહમ ગયો એવો તરત મોક્ષ થઈ ગયો અહમ થી જ આ જગત ઉભું રહ્યું છે હવે અહમ કર્મ બંધાય છે અને બીજો એક અહમ છે ડિસ્ચાર્જ અહમથી કર્મ છૂટે છે ત્યાં જાનવરો બાનવરોના દેવ જોતા બધા ડિસ્ચાર્જ અહંકાર મનુષ્ય કોઈ જગ્યાએ ચાર્જ અહંકાર ના હોય તો ડિસ્ચાર્જ અહંકાર બધા ગાયો બેસે બધા તળતર ખેતર ભૂજર બધું દેવ લોકો નરકના લોકો તમારો ડિસ્ચાર્જ થઈ જાય અહંકાર પછી તમારો પૂર્ણ મોક્ષ થાય ત્યારે તમારું અસ્તિત્વ તો નહીં ને અસ્તિત્વ કઈ જાતનું કઈ રીતનું અસ્તિત્વ હોય શું મને સમજ ના પડી એ કે જે અહંકાર થી બધા કર્મ પૂરા થઈ જાય ડિસ્ચાર્જ અહંકાર થી બધા કર્મ પૂરા થઈ જાય પછી અસ્તિત્વ રહે નહીં ને તમારું પછી તમે આ જે છે તે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે ફૂલ ગવર્મેન્ટ થઈ જાય એટલે પછી મુક્ત છે એનો થઈ ગયો શું કહ્યું એ દેહ નિર્વાણ થઈ જાય શું કહ્યું પછી મુક્તિમાં નિરંતર એની શરૂઆત થઈ ગઈ તારી અનંત કાળ સુધી વધી ગયા અને અંતરી આવે સાદી આદિ શરૂઆત થઈ એવું ડિસ્ચાર્જ થવાનું શરૂ થઈ ગયું બધું જે ભરેલું હતું બધું ડિસ્ચાર્જ થવાનું શરૂ થઈ ગયું બધું થઈ ગયો થઈ ગયો હવે હવે ચોખ્ખા પડવું જે સિદ્ધ દશાનું એની દાદી એટલે શરૂઆત થઈ અને અનંતકાળ સુધી રહેશે સાદી જ્ઞાન આપીએ તરત આદિ શરૂઆત થઈ ડિસ્ચાર્જ અને જ્યારે નિર્વાણ છે ત્યારે અંત આવી ગયો એ સ્થિતિનો વિચાર કરવાની અને પછી સાદી એટલે કેવળ ચોખ્ખું શુદ્ધ દશાની અને તેના અંત સુધી એ પછી એનો અનંત કાળ સુધી તમારું જે અસ્તિત્વ રહે અસ્તિત્વને એમાં પછી તમારે કરતા કરતા કશું કશું એ જ નહીં તમે કોઈ બીજાને મોક્ષે લઈ જવાની વાત કરો એ કશું નહીં ને એકવાર માણસનો મોક્ષ થઈ ગયો નિરાલંબ પાછું કોઈ અવલંબન ની જરૂર નહીં નિરાલંબ સ્થિતિ હું ભોગવું જ ઘણા વખત શું કહ્યું મેં જોયેલી છે કોઈ અવલંબનની જરૂર ના પડે અને આ જગતના લોકો તો એકલું રાતે હેરાન હોય તો ઊંઘ ખોળે શું ખોળે <laughs> શુક્લા ઊંઘે ના આવે ના આવડે ઊંઘ પડે જગતના લોકો અવલંબન ના દે હા તમને નિરાલંબ મેં બનાવ્યા હવે જે હું ખોળ છો ને એ તો બધી ડિસ્ચાર્જ છે શું છે પણ હાલ તમે નિરાલંબ છો પણ તમારું નિરાલમ એક્ઝેક્ટ નિરાલમ કહેવાય નહીં તમને શબ્દનું અવલંબન છે હું શુદ્ધાત્મા છું એ અવલંબન શબ્દનું અવલંબન શું છે શાનું અવલંબન છે શબ્દ હું શુદ્ધ આત્મા છું તમારે શબ્દનું અવલંબન પણ તમે નિરાલમ સ્થિતિમાં બહુ મોટી સ્થિતિ કે આ પગ દેવડું કરે ના મોટા મોટા ઋષિ મુનિ કોઈ જોયેલું નહીં એવું પદ છે માટે કામ કાઢી લેજો શું કહ્યું કામ કાઢી ગયા છે ક્યારે કામ નીકળે જણાવશો ને કામ ક્યારે ક્યારે નીકળે તું જણાવશો આપડે લાડવો બનાવવા ગોળ નાખવો પડે ના નાખવો પડે નાખવો પડે ગોળ ગાંધી એટલું ગયું લાગશે ગોળ ના ગાંધી શું થાય એવું નહીં કઈ ચાલુ અનુજે ગઈકાલ સરે સો ડોલર ગયા તે ગયું થઈ ના એટલે ગોળ ગાળો એટલું કર્યું છે શક્તિ પ્રબળ ગોર ગાલવો ગોર નાખ્યા વગર થાય કરો લાડવો ના શું સમજી ગયા તમે સમજી ગયો પછી કેટલી ટકોર કરવી પડે ના સમજી ગયો ટકોર નાની છે ગુલાબી ટકોર તો નાની હોય અમે પંદર પંદર વર્ષથી વાત જ નથી બરાબર કશું પૈસો લીધો નહીં કોઈની પાસે અમે અમારી કંપનીના ખર્ચે થતે મારો રોજ ગાડીનો ટેક્સીનો ખર્ચ હતો પંદર રૂપિયા દસ હજાર રૂપિયા આપતો હતો તે ખર્ચે ડેરાસને હમણાં ઊભું થયું પણ જેમ પૈસો કશા ખર્ચો ના આવ્યો આ લોકોને ત્યાં આ લોકો રંગાયા નહીં અને પછી જ્યારેથી પાંચ હજાર પચાસ હજાર આપવા મળ્યા ત્યાંથી જેટલા આપે એટલો રંગાયો એટલે શું થયું તમને પૈસા તમે આપો ને તો તમને પોતાનું લાગશે પોતાનું લાગે નહીં તો આપણે શું કઈ કશું આપ્યું નથી લીધું નથી આપણે મારી ઈચ્છા નહીં આ લોકોને પણ આ કુદરતે મને ગમતું નથી આ લોકો પાસે લોકોને પાસે પૈસા ખીસાવવા એ મને ગમતું નથી પણ ના ખર્ચાયા હોત આ લોકો દશા ઊંચી આવત નહીં એવું મેં અનુભવથી જોયું એ ખર્ચાયાથી પછી એને પોતા પણ લાગે મારું આ અને નહીં તો હજી અડતું નથી તમને સમજાય પેલું મમત્વ સાચી જગ્યાએ લાગી ગયું મમત્વ સાચી જગ્યાએ લાગી ગયું એ મારું આ મને સમજાયા પછી મેં આ લોકોને વાત કરવા માંડી નથી વાત મારે શું વાત કરી નહીં ભાઈ બરાબર શું તો સમજાવું છું એને કઈ સમજાવવા જેવું હોય તે બધા નહીં સમજાવું છું સમજાવું છું ખબર નહીં પડે એટલે આવી વાત છે દાદા બીજો એક સવાલ છે તમે કહો છો કે હું સૂક્ષ્મ ભાવે આવીને મળી જાઉં છું મારા મહાત્માઓને હવે એવી એવું અમને એ આપો તમને ખબર પડે કે તમે ક્યારે આવો છો ને ક્યારે જાઓ છો ખબર પડશે તમને જો કદી જેમ જેમ ઊંડા ઉતરશો ને તેમ તેમ ખબર પડતી જશે સમજ ને તમને સપનામાં નથી આવ્યો દાડા ના ભાવમાં આવે સપનામાં આવે એ હાજી હારી કહેવાય સર કોઈ ખોટું છે બધું સ્વાદમાં આવવું એટલે જે જે છે કોઈ પણ માણસ સ્વાદમાં આવી શકે ને ના ફાવતું હોય આવે એવા જુદી છે પણ એ તો ક્રુઆલિટી હોય ક્રુઅલ્ટી હોય કે સમજ ને આ તો દાદા આવી વિધિઓ હું કરે જાય મને એક વખત સપનામાં જ્ઞાન આપ્યું હતું સપનાની અંદર મેં જ્ઞાન લીધું હતું એક ફરી જ્ઞાન શું આપું જેમ કાતું જ્ઞાન અને લોકો કહે છે શા માટે તમારે આટલું બધું અમારે તો આવવું પડે તમે પડી ના જાઓ એટલામાં કોઈ પણ રસ્તે તમે પડી ના જાઓ શું કહ્યું બીજા સંજોગો બાજે બધા ત્યારે બધા કુસંગ ના સંજોગો પડી રહ્યા એટલા માટે રક્ષણ કરવાનું રામનોજી કે મને લાકડી થી પ્રસાદ આવેલો સ્વપ્નમાં લાકડી થી પ્રસાદ આપેલો મને મને છે ટૂંકી છે અને પછી અમારી જોડે બધું વિગતવાર સમજી લો ફક્ત આ કરવાનું નથી જપ નથી કરવાનો ત્યાગ નથી કરવાનો જપ નથી કરવાનો કરવાનો શબ્દ એ છે નહીં સમજવાનો શબ્દ છે શું છે તો છેવટે સમજમાં જ મોક્ષ સમજમાં સમજવાથી જ મોક્ષ આ તમને જે જ્ઞાન આપ્યું હતું એમ તે સાથે બેઝિક આપેલું શું આપેલું તમને સ્થિર થવા માટે તમને પ્રસિદ્ધિ બેસવા માટે આ બેઝિક આપેલું પણ નહીં કે પૂર્ણ જ્ઞાન છે તે પૂર્ણ જ્ઞાન ક્યારે મળે એની મેટે આ પૂર્ણ થાય તમે જે બેઝિક આપ્યું છે એ બેઝિકની ગ્રોથ એની મેતે થઈને પૂર્ણ થાય કે પૂર્ણ તમે કરશો પછી તમારે અમારી પાસે પછી વિગતવાર સમજી લેવાનું છે ડિટેલ્સમાં અત્યારે બે કલાકથી બેઠા તે પૂછપૂછ કરતા કેટલીક વસ્તુઓ જડી નહીં એવું પૂછપુછ કરતી સમજી લેવાનું તમારે ડિટેલ્સ એટલે બેઝિક પૂરું થઈ જાય પ્લાન પણ બધું થઈ ગયું છે ખાલી આપણે ડિટેલ્સ કરવાની કન્સ્ટ્રક્શન ડિટેલ્સ કરવાની બાકી પ્લાન પ્લાન બધું થઈ ગયું છે કન્સ્ટ્રક્શન ડિટેલ્સ માંગી લેવાની તમારે સમજી લેવાનું કે ભાઈ આ શું છે આ શું છે આ શું છે આ શું છે લોકો કહે છે સ્ત્રી હાથે મુખ્ય શ્રી જવાય કે છે મેં તો અમે શું લખ્યું છે શાસ્ત્રમાં શાસ્ત્રકારે શું લખ્યું છે વિષય વીસ છે શું કહ્યું વિષય વીસ બધા શાસ્ત્રકારે શું કહ્યું અમે સ્ત્રી તો જોઈએ નહીં અડચણે મોડું ના જશો કે કેટલાક મોડું ના જશે એમ કહ્યું કેટલાક એમ કહ્યું કે સ્ત્રી સ્ત્રીરામ ભણી દ્રષ્ટિ ના કરશે એટલે પણ તાર એને એ વાત કહેશે ને તો પરિણામ પરિણામ મનમાં પસ્તાવ કેટલો થાય ગ્રહસ્થી વધારે છે કે પેલા વધારે છે ગ્રહસ્થીના મનમાં શું થાય કે આપણે પહેણા એટલે આપણે ગતિ જ નહીં સારી ખરી એટલે ડિસ્કરેજમેન્ટ થઈ જાય ને શું થઈ જાય અને ત્યાગીઓ આપણને કે તમારા ગ્રસ્તને શું થાય શું એટલે ત્યાગીઓને ખખડાવવા માટે બોલ્યો છું પુસ્તકમાં વિસર્વ વીસ નથી કહ્યું શું કહ્યું વિસર્વ નિડરતા એ વીસ છે શું છે અને આ મારી છોકર છે આ વિજ્ઞાન છે તેનું વિજ્ઞાન તો એવું જ કે છે વિશેષ ચેતવી છેટા તમારે ખેતર તો તારે આ દુનિયા કેટલાક જણ રહેશે રહી રહીને કેટલા જણ રહે અને તે પ્રીતિ છેડો રહે પણ મન મન કઈ છૂટું છેડું રહી શકે જીતી શી રીતે તો અમારી શોધખો છે શું શોધખો શું બોલ્યો હું કે વિષયમાં નિરતા રાખવી એ વિષ છે વિષયો વિષ નથી મારે ખાજો પીજો જલેબી બલેબી બધું ખાજો પણ એમાં નિડરતા એટલે મને કઈ વાંધો નહીં આવે તો એવી છે <laughs> અમે દાદાના ભક્ત છીએ અમને તો આ સ્ત્રીઓ ભાતે ભોગવીએ તો એમનો વાંધો નહીં એ એવી ડરો શું કહ્યું વિષય ઉમેરતી નથી પણ ડરો કઈક નિદર ના થઈ જાઓ શું કહ્યું ઘરી દવા હોય પીવાની હોય તો વધારે પીધી કરી અને ટાઈમસર જ પીવી જોઈએ અને બંનેને તાવ ચડ્યો હતો પીવી જોઈએ બરાબર છે જ કર્યા કરે એ ના હોવો શું કહ્યું પણ જોડે મેં શું કહ્યું બધા એમના બધાને જવાબ આપવા માટે કહ્યું પત્ની વ્રત હશે એક પત્ની વ્રત હશે તો મન વચન કાયાની તમામ સંગી મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓમાં મન વચન કાયાની તમામ સંગી ક્રિયામાં સંગત છું કયું આ સંગી ક્રિયા છે એમાં ખરેખર આત્મા છે જ પણ આ લોકોને સમજાયું નહીં તે આ વિજ્ઞાન ને મારા વિજ્ઞાન શું શોધખોળ કરી છે હવે આ બધા ત્યાંથી થોડું થોડું અટકાવું છું એમાં વિષયમાં જે આ આ જ્ઞાન હાથે રાખી અસંગત છું એવું એક જ્ઞાન હાથે રાખી જવું કરતું અને ખરેખર અસંગ છે હું જાતે જઈને બોલું છું શું કહ્યું શું બોલ્યો મનવચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ ચૂક્યા છે મનવચન કાયાની તમામ સંગી ક્રિયાઓમાં હું તદ્દન અસંગ જ ચૂક્યા છે કેવું મોટું વાક્ય તમામ શાસ્ત્રકારો આંકડા ગયા તો તમને અનુભવ ના આવ્યું જો તમે એમ ડિસ્કરેજમેન્ટ આવે છે ત્યારે ના ના તમે ડિસ્કરેજ નહીં થતા જે દાડે તમે ભોગવટો કરો તે દાડે ડિસ્કરેજ નહીં થતા નહીં તો ત્યાં મનમાં છે ને ડિસ્કરેજ થાય કે આ જુઓ આ હારું આ લખવું સસ્તું નથી આ લખવું સસ્તું નથી એવું થાય કરે શું થાય <laughs> શું થાય ના સમજો હા તે હજુ આ વિષય જતો નથી બરાબર છે ના એવું તમને એવું એનો ખેદ રહેતો જ નથી શું કહ્યું શું ક્યાંથી રહી રહેતો છૂટો <laughs> એવું મેં જોયેલો છે શું કહ્યું હા માનવામાં આવે કોઈને શાસ્ત્રમાં એવું લખ્યું નથી બીજું કહે એવું લખ્યું નથી આ જાતે જોઈને કહું છું શું કહ્યું આ છેલ્લા પ્રકારનું મારું ગ્રેડ છે ખેત કેવું જ્ઞાનનું હતું પણ કેવું જ્ઞાન પચ્યું નહીં શું થયું ત્યાં તમારે જોઈ બેઠો જ રાતે ના પછી તે સારું થયું તમને કેમ લાગે સારું થયું મને ખરાબ નહીં લાગતો મને ઈચ્છા એ કે લોકોને લાભ થાય કેમ લાભ પામે એ ઈચ્છા મારી શું તમને ખબર ને કેટલી કેટલી ભયંકર આ કરતા આ તરફડા પડતા તમે જુઓ નહીં ત્યારે ખબર પડે કે લોકો તરફડાય છે કરીએ કશું કરીએ માટે અમે કઈ કરીએ માટે ના ના તમારી પુણે તો બધું ભેગું કરે દાદા બધા છોકરો નહીં થઈ આવવાનું દાદા ઇઠોતેર વર્ષ ઝુકાય તો જગ્યા બેઠા બેઠા દાદાને ઈચ્છા કલ્યાણ થાય શું કર્યું જેને મમતા નાનપણમાંથી નથી સમજ જ્ઞાન હતું ત્યારે મમતા નથી આખી જિંદગી લોકો છેટી ગયેલા તેને જ મેં ઉત્તમ માનેલું આ તમને જ્ઞાન થયું ત્યારે તમને પહેલેથી આમ આગાહી અંદર સંકેત થયા કરે કે જ્યારે થયું ત્યારે થયું સ્પોન્ટેનિયસ થયું મને ખબર જ નહીં કે આવું જ્ઞાન થશે મને તો આવું આવું આવું હોય ને આવું કલ્પનામાં ના આવ્યું હોય મેં તો કંઈ થોડું અધવારું થશે કે સાધારણ તો શાંતિ રહેશે શું શું ઉઘાડ થઈ ગયો પણ અનંત અવતારનું કરેલું તેનું ફળ આવ્યું છે શું કહ્યું અનંત અવતારનું જે કરેલું તેનું ફળ આવ્યું આ તો બહુ શોધખોળ છે આ તો વ્યવસ્થિત મારું આ બહુ મોટા મોટી શોખો છે નહીં તો આખું જગત જગતના સાધુ આચાર્યો જ્ઞાનીઓ બાનીઓ આ બધા છે ને ગરીબમાં તે બધાને ભવિષ્યની ચિંતા હોય અને મેં તમારી ભવિષ્યની ચિંતા બંધ કરી દીધી ભૂતકાળ ગોણ શું કહ્યું ભૂતકાળ શું થયું મૂર્ખાય ના ઉઠાને શું કહ્યું ભવિષ્યકાળ ગયો છે તાબામાં તમારે કયું કાળ થયું અત્યારે જલેબી ખાતા લાડવા ખાતા જમવાનું આપે વર્તમાન મળો શું જગત રહેશું અનાદિ અનંત જગત ને આપડે રહેવું જળવાની જરૂર કેટલાય માણસ એવા છે જો કદાચ કરાયું તમે નવા ડાયા કઈ થયા તમે શું અમારે શું આ કલ્યાણ કરી રહ્યા છે અમે તો મરઘીઓ કાપીએ છીએ કહીએ છીએ એમાં તમારું શું છે કહ્યું એ કઈ બોલાય નહીં અમને ગમે છે હા તો ના ગમતો એ એના માટે છે વાત સંસાર ન રૂસતો હોય એવી સમજણ ઊંચી હોય સંસાર જયારે ખૂંચતો હોય એવી સમજણ ઊંચી હોય સંસાર પરવસતા લાગતી હોય એવી સમજણ ઊંચી હોય સંસાર સુખમાં દુઃખ લાગતું હોય આ સંસારના કહેવાતા સુખો એને દુઃખ લાગતું હોય આપણે જોઈએ કે આ સુખો એને ગમતા સાચું સુખ ખોરે છે શું કહ્યું ગરજ નથી કારણ કે સમજવા તૈયાર નથી પ્યોર ગુણેથી બધાય સામે આપતી એક લેડી એને કઈ ખોટ છે એક જતી બીજી સમાજ નથી બંધન નથી કશું આપણે સમાજ નો ઉપાધિ અમને બધું સહજ ભાવે જ્ઞાની મળી ગયા જ્ઞાન મળી ગયા આપડે જોયું ગોટાળો થાય શું થાય તે પેલા તો તમને બે વર્ષ મોડા પડ્યા બે વર્ષ મોડી પડી કે વહેલી બે વર્ષ વહેલા મળ્યા તો પછી આ આ જે સંજોગો મળ્યા છે તે જ બરોબર દાદાનું સંજોગો મળ્યું તે બરોબર છે જે જે મળ્યું છે બધું બરોબર છે એ જ આપણો નિકાલ પણ મોટી માં મળ્યો હતો જોખી થાત અને પછી અમારો જેવું દાદા બહુ મોડા મળ્યા દાદા એને જ્ઞાન જન્મ જ્ઞાન લીધા પછી થયેલો મને કહ્યું તું કે જયારે છેલ્લે હોસ્પિટલ જવાનું થાય તો મામાની પૂર્ણા દર્શન કરીને જજે અને એક નટમેરું કામે બહુ ચોક્કસ છોડીને છોકરા માટે જમે જમે કેમ કરી નાખું આ દાદાનું નામ પહોંચી જાય એટલા માટે ભયંકર પ્રયત્નો બહુ મોટા પ્રયત્નો એ બધાને કેમ કરી નાશ પામી જાય એટલે ભયંકર પ્રયત્નો સ્ટેશન રાજા છે તમારું કોઈ જેવું નથી બીજી સારી ભાગીદાર તો કેરી લાવે ફર્સ્ટ ક્લાસ કેરી આવે બહુ સરસ આ કોઈને સારી કેરી લાવીએ અને બહુ રસ બહુ મીઠો હોય અમૃત જેવો હોય ને તો એ લીંબુ નીચો આ કઈ જાય આ પ્રકૃતિ આ પ્રકૃતિ મને કઈ નહીં ભાવે કે મારા તો ત્રાસ ઉડે તો એ પછી આ ઇન્કમ ભાગીદાર બને એમ બે તેનાથી એમ પટેલ કંપની નામ ને ચાલતી હતી પછી એમ કે બદલા અમારું મહેન્દ્ર જરા એ થઈ ગયો બગડી ગયેલો નામ વખત નામ રાખો એટલે સુધરી જાય નામ સુધારવા માટે નામ કાઢી દીધું અમારું નામ કાઢી નાખ્યું મારું નામને શું કરે છે મારું નામ ક્યાં કાઢવા છે મકાન મુંબઈમાં બનાવ્યા દાદા દરિયામાં જેટી વધી હતી બધું દરિયા મકાનો બાંધેલા રોડ બધું કશું બાકી નહીં રાખેલું અને સ્ટીલ કન્સ્ટ્રક્શન બધું ખૂબ કરેલું ત્યાં તમારો મુંબઈમાં જતું તારે કરતા હતા તારે રહેવાનું મુંબઈમાં જતું તમે મુંબઈ અને વડોદરા લબે ઉઠી ગયા પણ જ્ઞાન કેવું જડ્યું અવિરોધાભાસ નહીં લાગતું તમે તો પુણ્યશાળી અવિરોધાભાસ લાગે જ નહીં સિદ્ધાંતિક લાગે જ નહીં કેવું છું જરા તમે તો ખબર તમે પુણ્યશાળી ખરા કાલે બધા છે ને હા કાલે